લૂકની લખેલી સુવાર્તા અધ્યાય ઓગણીસમો લૂકની લખેલી સુવાર્તા એનો ઓગણીસમો અધ્યાય તેરીખોમાં થઈને જતો હતો જાખી નામે એક પુરુષ હતો તે દાણી હતો અને શ્રીમંત હતો તેણે ઈસુને જોવાની કોશિશ કરી કે તે કોણ છે પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં કેમ કે તે ઠીંગણો હતો તેથી આગળ દોડી જઈને તે તેને જોવા માટે એક ગુલ્લર ઝાડ પર ચડ્યો કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો તે જગાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે ઝાંખી તું જલ્દી ઉતરી આવ કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે એક પાપી માણસને ત્યાં તે પરોણો રહેવા ગયો છે ઝાંખીએ ઉભા રહીને પ્રભુને કહ્યું કે પ્રભુ હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રને આપું છું જો અન્યાયથી મેં કોઈનું પડાવી લીધું હોય તો હું તેને ચાર ગણું પાછું આપીશ ઈસુએ તેને કહ્યું કે આજ આ ઘેર તારણ આવ્યું છે કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો છે કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા માટે માણસનો દીકરો આવ્યો છે તેઓ આ વાતો સાંભળતા હતા ત્યારે તેણે એક દ્રષ્ટાંત પણ કહ્યું કેમ કે તે યરૂસાલેમ પાસે આવ્યો હતો અને તેઓ એમ ધારતા હતા કે દેવનું રાજ્ય હમણાં જ પ્રગટ થશે માટે તેણે કહ્યું કે એક કુલીન માણસ પોતાને સારું રાજ્ય મેળવીને પાછા આવવાનો ઈરાદો રાખીને દૂર દેશમાં ગયો તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને તેઓને દસ મોહર આપીને કહ્યું કે હું આવું ત્યાં સુધી તેનો વહીવટ કરો પણ તેના શહેરના માણસો તેના પર દ્વેષ રાખતા હતા અને તેની પાછળ એલચીઓને મોકલીને કહ્યું કે એ માણસ અમારા પર રાજ કરે એવું અમે ચાહતા નથી તે રાજ્ય મેળવીને પાછો આવ્યો ત્યારે જે ચાકરોને તેણે નાણું આપ્યું હતું તેઓને તેણે પોતાની પાસે બોલાવવાનું કહ્યું એ માટે કે તેઓ શું શું કમાયા તે તે જાણે ત્યારે પહેલાએ તેની આગળ આવીને કહ્યું કે સાહેબ તારી એક મોહરે બીજી દસ મોહર પેદા કરી છે તેણે તેને કહ્યું કે શાબાસ ભલા ચાકર તું જૂજ વાતમાં વિશ્વાસુ માલુમ પડ્યો છે મારે દસ શહેરનો અધિકારી થા બીજા આવીને કહું કે સાહેબ તારી એક મોરે બીજી પાંચ મોર પેદા કરી છે તેણે તેને પણ કહ્યું કે તું પણ પાંચ શહેરનો ઉપરી થા બીજા આવીને કહ્યું કે સાહેબ જો તારી મોર આ રહી મેં રૂમાલમાં નાખીને તેને રાખી મૂકી હતી કારણ કે હું તારાથી બીધો કેમ કે તું કઠણ માણસ છે તે જે મૂક્યું ન હોય તે તું ઉઠાવે છે અને તે જે વાવ્યું ન હોય તે તું કાપે છે તેણે તેને કહ્યું કે ઓ ભૂંડા ચાકર તારા પોતાના મોંથી હું તારો ન્યાય કરીશ હું કઠણ માણસ છું મેં જે મૂક્યું ન હોય તે હું ઉઠાવું છું અને જે વાવ્યું ન હોય તે હું કાપું છું એમ તું જાણતો હતો માટે સાહુકારને ત્યાં મારું નાણું તે કેમ નહોતું આપ્યું કે હું આવીને વ્યાજ સુદ્ધા મારું વસૂલ કરત પછી જેઓ પાસે ઉભેલા હતા તેઓને તેણે કહ્યું કે તેની પાસેથી તે મોર લઈ લો અને જેની પાસે દસ મોર છે તેને આપો તેઓએ તેને કહ્યું કે સાહેબ તેની પાસે તો દસ મોહર છે હું તમને કહું છું કે જે કોઈની પાસે છે તેને આપવામાં આવશે અને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે પરંતુ આ મારા વેરી જેઓ ચાહતા નહોતા કે હું તેઓ પર રાજ કરું તેઓને અહીં લાવો અને મારી આગળ મારી નાખો એમ કહ્યા પછી તે યેરુસાલેમને માર્ગે તેની પાછળ ચાલતો થયો તે બેથ ફગે તે બેથાની પાસે જૈતુન નામના પહાડ આગળ આવ્યો ત્યારે તેના શિષ્યોમાંના બેને એમ કહીને મોકલ્યા કે પાસેના ગામમાં જાઓ તેમાં પેસતા જ એ ગધેડાનું વછેરું બાંધેલું તમને મળશે તે પર કોઈ માણસ કદી બેઠું નથી તેને છોડી લાવો જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો તો એમ કહેજો કે પ્રભુને તેનો ખપ છે જેઓને તેણે મોકલ્યા તેઓ ગયા અને જેમ તેણે તેઓને કહ્યું હતું તે જ પ્રમાણે તેઓને મળ્યું તેઓ વછેરું છોડતા હતા ત્યારે તેના માલિકોએ તેમને પૂછ્યું કે તમે વછેરું કેમ છોડો છો તેઓએ જવાબ આપ્યો કે પ્રભુને તેનો ખપ છે તેઓ તેને ઈસુની પાસે લાવ્યા અને વછેરા પર પોતાના કપડાં નાખીને ઈસુને તેના પર બેસાડ્યો તે જતો હતો ત્યારે તેઓએ પોતાના કપડાં માર્ગમાં પાથર્યા તે નજીક જૈતુન પહાડના ઢોળાવ પાસે આવી પહોંચ્યો ત્યારે જે પરાક્રમી કામો તેઓએ જોયા હતા તે સઘળાને લીધે શિષ્યોનો આખો સમુદાય હર્ષથી મોટે ગાંટે દેવની સ્તુતિ કરતા કહેવા લાગ્યો કે પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે આકાશમાં શાંતિ તથા પરમ ઊંચામાં મહિમા થાવ લોકોમાંથી કેટલાક ફરોશીઓએ તેને કહ્યું કે ઉપદેશક તારા શિષ્યોને ધમકાવ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે હું તમને કહું છું કે જો તેઓ છાના રહેશે તો પથરા પોકારી ઉઠશે તે પાસે આવ્યો ત્યારે શહેરને જોઈને તેણે તેને માટે રડીને કહું કે જો તે હા તે તારી શાંતિને લગતા જે વાના છે તે આજે જાણ્યા હોત તો કેવું સારું પણ હમણાં તેઓ તારી આંખોથી ગુપ્ત રખાયેલા છે કેમ કે તારા ઉપર એવા દિવસો આવી પડશે કે જ્યારે તારા વેરીઓ તારી સામા પાળ બાંધશે તને ઘેરો ગાલીને જ્યારે તરફથી તને સંકળાવશે તેઓ તને તારામાં વસતા તારા છોકરાને જમીન પર પછાડી મારી નાખશે અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહીં કેમ કે તારી કૃપા દ્રષ્ટિનો સમય તે જાણ્યો નહીં પછી તે મંદિરમાં ગયો અને વેચનારાઓને અંદરથી કાઢી મૂકવા લાગ્યો તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર થશે પણ તમે તેને લૂંટારાનું કોતર કર્યું છે તે રોજ મંદિરમાં બોધ કરતો હતો પણ મુખ્ય આજકો તથા શાસ્ત્રીઓ તથા લોકના મુખીઓ તેને મારી નાખવાની કોશિશ કરતા હતા પણ શું કરવું તે તેઓને સૂજ્યું નહીં કેમ કે બધા લોક એકાગ્રચિતે તેનું સાંભળતા હતા